છોકરા બધા ફાઈ ગયેલા હવે આ ફેર આવ્યો તમે ભેગા થયા મારા મનનો આનંદ બહુ વધી ગયો કારણ કે આપણે ભેગા રહેલા નહીં એટલે મારી કેટલી બધી ભાવના હોય એટલે આટલો બધો કઈ કામ થઈ જાય ને તો સારું પડે હા એટલે ફાયદો પડી બેન પૂછે છે ભગવાન કેવી રીતે મેળવાય ભગવાન કેવી રીતે મેળવવા શું કરીશું શું માગવું જ કહીશું ભગવાન પર મનની શાંતિ માગવી છે મનની શાંતિ પહેણીતા ના થઈ એ તો હાથ લોકો પહેણે છે કે લાય મારી મારી મનની શાંતિ હોય તે જતી રે હોય તે જતી રે એ તો અનુભવ કરવાનો છે સંસારનો કડવો છે કે મીઠો અનુભવ કરવો જોઈએ શું કહ્યું પાડેલા પસ્તાયેલા અને કુંવારા ને કોળ કુંવારા નો જગ્યાએ મારો ભાઈ ગયો હું રહી ગયો ચાલે ને એટલે આવજે હું તને વ્યસ્ત કર્યા આવજે અને ઠંડક થાય એવો રસ્તો કરીશું આપણે જોઈએ મેં ઠંડક બેન ના ગમે સી રીતે આખો દાડો મેં કંટાળો આયા કરતો હોય શું કારણ મન છે ને મન છે મન કેટલા અવાત્યો મારે શું અદ્વૈત તત્વ ઉત્પન્ન થયું એટલે બહુ થઈ ગયું શું કહ્યું શું કે છે એ મુખ્ય વસ્તુ છે એટલું જ જાણવા બીજું કઈ જાણવા જેવું નથી આ બધા શાસ્ત્રો નો સરવાળો શું અદ્વૈત તત્વ એ પ્રભુદાસ પરવાટ પટવાળી છે તે આ અદ્વૈત તત્વ પાવ્યા પછી જે આનંદમાં રહે છે અત્યારે જે મસ્તીમાં રહે છે કે છે એક વર્ણન કરતા હતા હું મદ્રાસમાં ગવર્નર હતો કે છે તે મને સંજીવ રેડ્ડી પ્રેસિડેન્ટ હતા તે વખતે કોણ તે સંજીવ રેડ્ડી સંજીવ રેડ્ડી પ્રેસિડેન્ટ હતા હું છે તે મદ્રાસમાં ગવર્નર હતો એટલે સંજીવ રેડી ત્યાં મદ્રાસ આયા તે મને કેવડાવ્યું કે ભાઈ તમે મારા માટે માંસાહાર ને બધું તૈયાર રાખજો કે શું કે છે મારો ખોરાકનું હું નોન વેજીટેરિયન લઉં છું કે છે મારે તૈયાર રાખજો એટલે મેં કહી દીધું કે ભાઈ હું નોન વેજીટેરિયન કોઈને આવતો નથી તમારે લેવું તો બીજી રીતે લો શું એટલે એવું તો બધું એમને ડખો જ પડી ગયો બધો આ પણ ચોખ્ખા માણસ ગાંધીવાદી માણસ બહુ પ્યોર માણસ એટલે પછી એમને સંજીવ રેડ્ડી એમને કે છે કે હું પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા છું શું તમે બોલો છો આ કે સાહેબ ગમે તે હો પણ મારાથી થાય નહીં એટલે ગોઠ્યા નહીં ને એટલે આવો આવો હિન્દુસ્તાન નો પ્રેસિડેન્ટ થઈ એનાથી પોતે એમ બોલાય કે હું પ્રેસિડેન્ટ ઇન્ડિયા કઈ જાતનો માણસ છું તે અરે આ પોતે પ્રેસિડેન્ટ થઈને આ કેવો મોટો માણસ હોય કે ભાઈ પણ આ જુઓ જ ગયા માણસ કેવા થઈ ગયા પછી એને જઈને ઇન્દિરાને કહ્યું અને ઇન્દિરા અમને છૂટા કર્યા શું કહ્યું બોલો હવે આવા સારા માણસો ને રાજમાં રહેવા દેતા નથી ચોખ્ખો બહુ ચોખ્ખા માણસ એટલે મને કહે અદ્વૈત તો મનમાં રાખ્યું પ્રેસિડેન્ટ ને માંસાહાર ના આપ્યો અને દારૂ પીવાનો મારા રાજભવનમાં કોઈ દારૂ ન પી શકે હું તો ગાંધીવાદી છું ને મારે ત્યાં હું માંસાહાર આપતો નથી એટલે એમણે છે તે ઇન્દિરાબેનને કહ્યું કે આ તત્વ પામ્યા પછી એમને બહુ આનંદ શું કહ્યું બહુ જ તો બહુ જ કામ સારું કરે ને એમાં આનંદી હંમેશા આટલી ઉંમર છે પણ કેટલું કામ કરે નજીકમાં રહે છે વાળી છે ભાઈ હજુ પાઠ છે ભાઈ ચૌદ આપતાવાળીઓમાં આખા વર્લ્ડનું સાયન્સ આવી જશે ચૌદ ભાગ થયા એના એટલે ચૌદ ભાગમાં આ આ લોક ચૌદ લોક છે કેટલા છે ચૌદ એક તો નહીં તો મોટા ભાગે કેવું હતું ત્રણ લોક એટલે અધો ઉર્ધ્વ અને મધ્ય લોક મોટા ભાગે કેવું હતું ત્રણ લોક કે ભાઈ અધો લોક એક એક ઉર્ધ્વ લોક ને એક મધ્ય લોક ચૌદ લોક કેવા હોય તો સાત પાતાળ લોક અને મધ્ય લોક આઠમો અને છ દેવ લોકો એવી રીતે ચૌદ લોક છે ત્યાં ચૌદ આપતો માણી લખ્યું અને તે ગુજરાતી ભાષામાં પાટીદારી અભ્યાસ આમ લખીશ શું એટલે દરેક માણસ સમજી શકે સારી રીતે તમે પુસ્તક વાંચ્યું નહીં હોય કોઈ મેં કેટલીક ચોપડીઓ આપને વાંચી છે એક લાગે છે હાઉ ટુ બી હેપી કેવી કોઈ અંગ્રેજી ચોપડી કોઈ લખેલી મેં વડોદરામાં વાંચી છે તો એ સંસાર વ્યવહારિક છે વ્યવહારિક વસ્તુ એટલે વ્યવહારમાં ઘરમાં ડખા થતા હોય ને એ ડખા ઓછા થઈ જાય એટલે જજો લઈ જાય જજો ને ઘેરે ડખા હોય છે કે અમારે તે લીધે છે ડખો ઓછો થઈ જાય એટલે ફ્રી ઓફ કોસ્ટ બધા અમારે તો પુસ્તકો વેચાય નહીં કારણ કે આપતો વાણી વેચાઈ શકાય નહીં આપતા પુરુષ કોને કહેવાય કે જેને સંસારમાં પણ સર્વસ્વ રીતે વિશ્વાસ કરવા યોગ્ય અરે ઠેઠ મોક્ષમાં જતા સુધી વિશ્વાસ કરવા યોગ્ય આપતો પુરુષ કહેવાય એમની વાણી વેચાય નહીં સમજો અમૂલ્ય વાણી કહેવાય એટલે આ બધા પુસ્તકો ફ્રી ઓફ કોસ્ટ આ સંઘ બધો આપ્યા કરે છે દર સાલ બે લાખ રૂપિયાના પુસ્તકો આપ્યા કરે છે બરાબર ને અને તો લોકોને બહુ હિન્દુસ્તાનો ઘણી ખરી જગ્યાએ પુસ્તકો પહોંચી ગયા છે આપણા ગુજરાતમાં તો હવે હિન્દી છપાવવા મળ્યો મુંબઈ ઇંગ્લિશ છપાવવા તો અહીંયા આવી ગયો અમેરિકા ને ઇંગ્લેન્ડમાં એ બાજુ પહોંચી ગયા હવે હવે હિન્દી છપાવવા મળે છે બહુ પુસ્તકો છપાયા છે અને આ થર બદલાઈ જ જવો જોઈએ આવી રીત ના ચાલે આ જીવન આ જીવન જીવન કેમ કહેવાય તે જો માણસ આખો દાડો ઉપાધિ મને ચિંતામાં વરીજમાં જ કાઢે છે જીવન કેમ કહેવાય છે જીવન તો આમ બગીચા જેવું જીવન હોવું જોઈએ દરેક ઘેર પોતાના ઘરમાં બગીચા જેવું લાગવું જોઈએ શું કહ્યું એક એક બાપ છે તે એક બાપને ચાર છોકરા હતા તો એક છોકરો એમના જેવો સમજ ને લોભી એમના જેવો લોભી એટલે ધંધો કરે ને તો એ પૈસા ભેગા કરી કર્યા કરે અને બીજો જરા નોબલ તે બાપો એને વળવડ કરે કે આ બધા પૈસા દૂરધોણી કરી નાખ્યા છે કે તમે તમારે તમારા જેવો જોઈએ નહીં લોભીઓ આ દરેક બાપની શી ઈચ્છા હોય કે બધા મારા જેવા રતન થાય તો સારું એટલે પછી મારે દાપણ વાળા માણસ હતા મારે સમજણ પાડવી પડી કે આ છોકરા બધા લોભિયા થાય એ ઘરમાં મજા રહેતી છે કહ્યું એકાદ નોબલ હોય તો આપણને લાગે કે એ મોગા ભાવનો ચોખાએ લીયા કઈ શું કહ્યું ચોખાઈ સસ્તા લાવે ને અને પછી મેં આપણે સમજી પાડી કે એક જાતનું આજથી સો વર્ષ પહેલો બધો હતું જમાનો કે ઘરમાં એક જ જાત દાદા કે દાદા કે એ બધા ઘરના માણસ એક્સેપ્ટ શું કહ્યું કારણ બુદ્ધિ કસેલી નથી ગુજરાતી ભણે પણ બુદ્ધિ કસેલી નથી આ તો ઇંગ્લિશ ભણ્યા બીજું કયું બધું જોયું જગત એટલે બુદ્ધિ કસાઈ અમની શું થયું ભલે વિપરીત થઈ ગઈ પણ વિપરીત વિપરીત પણ કસાઈ ને બુદ્ધિ ખબર પડે ને હવે એ તેદાવે છે તે બધું હરખાત માણસો હોય બાપા બાપા કે પ્રમાણે બધા ચાલતા હોય અને અત્યારે તો બધા જુદી જુદી જાતના પ્રકૃતિના માણસો ભેગા થાય ઘરમાં એટલે મેં કહ્યું કે જો બધા છે તે ગુલાબો જ હોય તો ગુલાબનું ખેતર કહેવાય શું કેવાય આ તો એક ગુલાબ એક ચંપો એક ચમેલી જુદું જુદું હોય તો બગીચો કેવાય શું કહ્યું ઘરમાં જુદા જુદા માણસ છે ને એ બગીચો છે આ તો બગીચામાં બેહો છે બરોબર પેલા બધા ગુલાબ હોય તો ખેતર કેવાય ગુલાબ નું ખેતર આ તો બગીચો તારે એમ સમજવું કે આ બગીચો કે આ બગીચો લાભ ઉઠાવો આવો કઈ કઈથી પાકે નહીં આ કાળમાં જ બધું આવું ભેગું થાય જુદી જુદી પ્રકૃતિના ભેગા થાય બધા એટલે બગીચો કેવાય તારે સમજ પડી મારી વાત મેં પુસ્તકમાં લખ્યું છે લોકો લાભ ઉઠાવે એ બગીચો કેવાય તો તારા માથા પર જરાય ઉપાધિ નહીં પણ તું માની બેઠી છું ઉપાધિ એટલે શું વાતાવરણ નથી વજન લઈ બેઠી મનથી મન ઉપર લીધું છે તે માથા પર વજન નથી તો મન ઉપર શું લઈએ આપણે શું કહ્યું મન ઉપર નીચે ઉતારી બેહવું આપણે મન પરથી વજન નીચે બેરી બે વાર બહુ ભાગી જશે તો તમે જૈન છો કઈ ના અમે આમ છીએ ભાઈ જોડે છે તે હોય બધું અમારે અમાર જુદી ના હોય અમારે તો આત્મા જેનામાં છે એ બધા અમારે જુદી ના હોય મુસ્લિમ હોય તો અમારે જુદી ના હોય આત્મા તો બધામાં એક જ છે જેનામાં આત્મા છે ગાયો ભેંસોમાં આત્મા છે પણ આ મનુષ્યોની વાત જુદી છે મનુષ્યો પોતે પોતાના કર્મને સુધારી શકે છે શું છે અને જાનવર તો કર્મ ભોગવવા માટે જ આવ્યા છે શું આવ્યા છે એ કોઝિન કરતા નથી એટલે કોઝિન ઇફેક્ટ મનુષ્ય એકલા જ છે આ ચાર જાતના લોક આ સંસાર ચાર જાતના લોકોનો બનેલો છે એક પાતાળ લોક એટલે નર્ક લોકો એક દેવ લોકો અને આ મધ્યમાં આપણે બે મનુષ્ય લોકો અને તિર્યંત લોકો તિર્યંતિ એટલે મનુષ્ય સિવાય જે જે ઇતર ઓંખે દેખાય ના દેખાય દુર્ગંધથી ના દેખાય એવા બધા જીવ જીવો જીર્ણ છે એ બધું જ તિર્યંતો સમજ ને એટલે આ ચાર લોક તેઓ મનુષ્ય લોકો એકલા પોતે પોતે કોઝી જ કરે છે અને ઇફેક્ટ એ ભોગવે છે સમજ પડે ને બીજા બધા લોકો ઇફેક્ટ જ ભોગવે છે દેવ લોકો ઇફેક્ટ ભોગવે છે એને કર્મ ના બંધાય આ મનુષ્યમાં જ ઇગોઇઝમ છે હું કરું હું કરું છું એ ભ્રાંતિ છે તેથી કરવું જાય હું કરું હું કરું એ જ અજ્ઞાનતા બસ બીજી કોઈ અજ્ઞાનતા છે નહીં કરતા મીટે તો છૂટે કર્મ કે છે કરતા પણ જો છૂટે તો કર્મ છૂટે છૂટે નહીં બાકી આ આ ધર્મો તો શું શીખવાડે છે ખોટું છોડાવડાવે છે ખોટા આચાર ને હારા આચાર નોકર આવડાવે છે એટલે આ ઇગોઇઝમ છે ને પેલો ઇગોઇઝમ છે ને અને ઇગોઇઝમ રહિત થાય ત્યારે આત્મધર્મ કહેવાય એટલે આ બધા શાસ્ત્રોનો સાર શું કહે છે ધર્મો રિલેટિવ ધર્મોનો કે જો તમારે સુખ જોઈતું હોય ભૌતિક સુખો તો લોકોને સુખ આપો જે માત્ર તમે સુખ આપશો તો તમને સુખ મળ્યા કરશે દુઃખ આપશો તો દુઃખ મળ્યા કરશે અને મિક્સર આપશો તો મિક્સર મળ્યા જે તમને જોયું જોઈતું એ આપો કારણ જવાબદારી આપણી છે કોની જવાબદારી છે હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ભગવાનોમાં શું કરે છે મનુષ્યો આખા બ્રહ્માંડમાં ભગવાનનું કાર્ય શું છે કારણ કે જીવની અંદર પોતે બેસી અરે અરે પ્રકાશ જ આપે બીજું કંઈ કરતા નથી પ્રકાશ જ આપે પ્રકાશમાં તને ઠીક લાગે તેવો રંગ અને તેનો જવાબદાર તું અને કરતા તું એટલે અનંત અવતારથી ભટકીએ છીએ પણ ભગવાનને તત્વનું જ્ઞાન થયું નહીં એટલે આ ભટકવે છે તત્વનું જ્ઞાન થાય એટલે અદ્વૈત સમજાય તો કલ્યાણ છે અદ્વૈત અનુભવમાં આવવું જોઈએ લોકો હાકર ગરી છે એમ કે પણ ગઈ છે એટલે શું એ એમને શબ્દથી ના ચાલે એટલે મારે શું કરવું પડે નંદભાઈ તમારે મોડા હાકર મૂકો એટલે તમે સમજી જાઓ મારે વર્ણન કરવું પડે એવું હોવું જોઈએ કેવું હોવું જોઈએ આપ સમજમાં આવ્યું ને અદ્વૈત એવું હોય અદ્વૈત અદ્વૈત વર્ણન ના કરી શકાય એ તો તાકે તાકે તે જ જાણે દાદા મારે એક વસ્તુ અને ભાઈ પૂછે છે આપડે રતિલાલ ભાઈ ના દીકરા એમ પૂછે છે કે જ્યોતિષ જ્ઞાન છે તે અને આ કોઝિસ ને ઇફેક્ટ ની વાત છે તે બંને ને શું સંબંધ છે ઓ જ્યોતિષકાર તો જ્યોતિષ જ્ઞાન તો શું કે છે કે આ માણસ જન્મ્યો તારે આવા આવા તારાઓની ડિઝાઇન હતી અને ચંદ્ર આ જગ્યાએ તો આ હતું એની ડિઝાઇન કાઢે અને પહેલા જે મરી ગયેલા આ ડિઝાઇન ચંદ્ર ને એ બધી આ ડિઝાઇનમાં તે પહેલાનું રૂપ અને પહેલે શું શું ભોગવ્યું છે એનું આ એની નકલો છે આ શું છે એટલે આવા આવું તારા અને મંડળ હોય ને ચંદ્ર હોય ને આ બધું હોય તે જન્મ્યો હોય તો તે વખતે શું હોવું જોઈએ જે જન્મે તેને શું ફળ આવવું જોઈએ તે આ ફળ લખેલું છે અને જ્યોતિષ એટલે શું ઇફેક્ટને બતાવે જે બનવાનું જે બનવાનું હોય એટલું જ બતાવે પણ અહંકાર છે ને એટલે બનવાનું પૂરેપૂરું ના બતાવે અહંકાર આગુ પાછું કર્યા કરે નહીં દખલ કર્યા કરે નહીં એટલે જ્યોતિષ પૂરેપૂરું સાચું પડે પણ રૂપરેખા માલમ પડે જ્યોતિષ ખોટું નથી પણ એને જાણવા વાળા નથી અત્યારે જ્યોતિષ એટલે એક જાતનું તમારો કેવું હોવું જોઈએ તે પહેલાના આધારે આ લોકો શોધખોળ કરેલી સમજો કે આટલા વર્ષે આમ થશે તેમ થશે તેમ થશે પણ ઇગોઇઝમ ગોડું કર્યા કરે ને જાણીને શું કામ છે આ લોકો શું કે બનવાનું છે ફરવાનું નથી એવું કે છે નહીં તમને કેવું લાગે છે એમ જ છે બહુ આમ ચોક્કસ નથી કે તમારું અમુક જ થશે પણ આમ એપ્રોક્સિમેટ કે આ પ્રમાણે થશે સારું થશે ચોક્કસ આમ જ થશે એવું જ્યોતિષ શાસ્ત્ર ના કે એપ્રોક્સિમેટ કે એપ્રોક્સિમેટ એપ્રોક્સિમેટ કહે કે આમ છે પણ આ ચોક્કસ રીતે ના કહે કે આમ થશે જ એમ જ્યોતિષ જ્ઞાન ના એ જ્યોતિષ તો એવું કે પણ આ લોકો શું કહે આપણા લોકો હિન્દુસ્તાનમાં જે બનવાનું છે જે કાળે જે બનવાનું છે બની ઊભું રહેશે કે છે શું એવું ના બોલાય આપણા લોકો સમજ્યા વગર આવું બોલે છે જે બનવાનું હોય તે બનશે તો બંધ વખે ગાડીઓ ચલાવો ભાઈ શું કહ્યું આ ગાડીઓ ચાર ચાર ચલાવે ને તો બંધ વખે ચલાવો કે ભાઈ બનવાનું છે બનવાનું છે પછી આ પહોંચગઢ શું એવી રીતે કહેવાનું નથી એવું નોંધારી વાત ના લેવાય આપણે ઉઘાડી વાંખે ચલાવવું જોઈએ અને તે તે સાવધ થઈને ચલાવવી જોઈએ ગાડીઓ કયું સાવધ રહેવું જોઈએ છતાં ભટકાય તો બનવાનું કહેવાય શું કહ્યું ક્યારે બનવાનું કહેવાય કે આપણે ઉઘાડી વાંખે ચલાવીએ સાવધ રહીએ ને છતાં ભટકાય તારે જોવાનું આ બનવા કાળ બન્યું સમજ ને નહીં તો એમ પહેલેથી બોલીએ ને તો ઉઘાડી બંધ વખત ચલાવો ને એવું ના ચલાવે આ લોકો ઊંધો અર્થ કરી નહીં બગાડે વાસ્તવિક જાણવું જોઈએ ને આથી વલ તો પ્રજલ છે આ તો કોયડો ગુફીએ કોયડો થઈ ગયો <coughs> થોડું સમજાયું બધું મન નો ખુલાસો થયો ને શું બાગ પૂછવા વગર કે ને ખુલાસો પૂરો ના થાય તો વાત ને પકડી રાખવી આપડા તો આપણા મનની વાત મનમાં રહી જાય કોઝિસ ની ઇફેક્ટ જે છે એ થાય છે આ વર્ષે આ જિંદગીમાં કઈ <coughs> કર્યા હોય નેક્સ્ટ જિંદગીમાં ઇફેક્ટ પડે તો જયારે જન્મ લે અને એ જ ઇફેક્ટ પડવાની તો એ સ્ટાર્ટ વખતે જ જન્મ લેવાય આપણે કહ્યું ને કે કોઝિસ આબોમાં કરે તેની ઇફેક્ટ નેક્સ્ટ જન્મમાં આવે ને તો કે એની ઇફેક્ટ આ જ્યોતિષ જ્ઞાન છે તે કે તો હવે જે ઘડી જન્મ લેવાનો થાય તે જ ઘડી આ જે બધા સ્ટાર્સ બધા છે એ જ્યારે બધા એકમાં આવે ત્યારે જ આનો જન્મ લેવાનો થાય આ કોઝિસ છે ને તે બધા મરતી વખતે ભેગો થઈ જાય અને એ કારણ શરીર રૂપે હોય અને ભાઈ ગર્ભમાં ગયો ફરી ત્યાંથી અહીંથી છૂટીને તો ગર્ભમાં ગયો કે એ બોડી કાર્ય બોડી થઈ જાય કાર્ય શરીર એટલે જન્મ થતાની હાથે જે જ્યોતિષ કે એ જ્યોતિષ બધું કોઝિસ બધું આવી ગયું એમાં કોઝિસની ઇફેક્ટ થઈને આવ્યું છે એટલે જ્યોતિષ કે એનું જો સાચું જોનાર હોય તો સાચું હોય પણ નાનો બચ્ચું હોય તો સુધી સાચું પડે પણ ઇગોઇઝમ વાળો થયો જો હમસતો થયો તો હજી જોડે ડખો વાળું હોય એમનો પ્રશ્ન એવો છે દાદા કે આજે જન્મ વખતે જે બધા ગ્રહ ગ્રહ દશા હોય છે તે અને આ જન્મ થાય છે હવે એ તો બધી ઇફેક્ટ છે તો આ ઇફેક્ટ વખતે પેલા ગ્રહો આવે છે કે ગ્રહો હોય છે ને આ ઇફેક્ટ શરૂ થાય છે એ સમજવું છે એમને ગ્રહો હોય છે એટલે અમુક ગ્રહ હોય જન્મે ત્યારે અમુક ગ્રહ હોય ત્યારે એનું એનું ભવિષ્ય આવું હોય એવું જ્યોતિષ કે આપે તો કે આ કેવી રીતે બને છે જયારે જન્મે છે ત્યારે પેલા ગ્રહો આવે છે એવા કે ગ્રહો આવેલા હોય છે ને આનો જન્મ થાય છે ગ્રહો આવેલા છે ત્યારે પરથી આ હિસાબ કાઢે છે આ આવે છે તે ઉપર ગ્રહો ગોઠવાતા નથી સમજ પડે ને હવે એમાં શું છે આ તો નકલ કરી છે આ લોકોએ કે આ ઘણા કાળથી આ દુનિયા ચાલે ને તે પહેલા જે આવા ગ્રહો હતા તે વખતે જન્મ્યો હતો તો એનું ફળ કેવું આવ્યું એ ફળ છતાં આ લોકોએ પેલા એમાં લખી લખ્યું છે આપણે શું કેવાય છે પેલું જ્યોતિ શાસ્ત્ર ના ના પેલું ભૃગુ શાસ્ત્ર ભૃગુ ભૃગુ સંહિતા ભૃગુ સંહિતા છે ને તે બધો આધાર પહેલા લીધે લોકો આવા ગ્રહો હતા તે વખત જન્મેલો તેનું આવું હતું તો હવે પછી જે આવા ગ્રહો આવશે ત્યારે એ માણસનું તો આવું આવશે એ આવો આધારથી લખેલું છે બીજું કઈ લખેલું ખબર પડે ને અને બાકી જ્યોતિ છે સાચી ખોટી વસ્તુ નથી પણ જાણનાર નથી આજ નહીં તો હાથ ઉપરથી કયા લે બધું ખબર પડે ને હાથ ઉપરથી કયા આપે એને જન્મસ્થાન ઉપરથી કયા આપે બધું કયા આપે હજુ તને સંતોષ થયો નહીં લાગે તું શું પૂછવા માંગો છે આખી જિંદગી જવાની હોય જ્યોતિષ ના સ્ટાર કે આવી જ પોઝિશનમાં સ્ટાર ને મૂન ને બધા હતા તો આવું જીવન થવાનું છે તો પછી તે કોઝિસ પહેલાના કોઝિસનો જે ઇફેક્ટ આવે છે આ જિંદગીમાં પડવાની છે એ બેનો સંબંધ ક્યારે થાય એમનું એમ કે અમુક જાતના જે ગ્રહો હોય જ્યોતિષ એના ઉપર એનો જન્મ થાય અને અમુક ગ્રહ જાતના ગ્રહો હોય એના પ્રમાણે આખું એની ઇફેક્ટ આવે એ એક વાત અને બીજું કોઝ અને ઇફેક્ટ તો કે કોઝ અને ઇફેક્ટ આવે આખી જિંદગી તો કે આ બંને નો સમન્વય કેવી રીતના થાય આ કોજ છે ને તે કોજ નું પરિણામ આવે છે તે જ જ્યોતિષ આ કોજ નું પરિણામ આવે છે એ જ જ્યોતિષ જ્યોતિષ બતાવે છે કે આવું પરિણામ આવશે આવે આવા ગ્રહો છે માટે આવું પરિણામ આવશે પણ આપણે કોજિત કર્યાનું તેનું જ પરિણામ બીજું કોઈ બદલાતું કોઈ બદલી શકે નહીં પેલું તો આપણને એક આધાર આપ્યો કે આવા ગ્રહો છે માટે આમ પરિણામ આવવું જોઈએ અમાસ દાડે છે એટલે ભારે પડશે એવું નહીં કહેતા આપણે લોકો કોઈ મોદો માણસ હોય તો અમાસ બહુ ભારે પડશે બની શકે છે કારણ કે અસરો એવી હોય છે અસરો એટલે આ દરેક તારા ગ્રહો બધા અસરવાળા છે હવે એમને કઈ આપણી જોડે વ્યાજ નથી તમા એ ગ્રહો જે ઉપર છે ને એ જ ગ્રહો તમારી મય છે પાછા એટલે પેલા ગ્રહો તમને નડતા નથી તમારા ભાઈ વાળા મય વાળા નડે તમારા મહિના ગ્રહો નામ શું ત્યાં છે કે આગ્રહ દુરાગ્રહ કદાગ્રહ મતાગ્રહ હઠાગ્રહ આવા નવ ગ્રહો છે આપણે માણસ હાથે ચડ્યો હોય ને તો આપણે સમજી જવું કે આને શનિ નડે છે આ જ આગ્રહ હોય અમારામાં આગ્રહ ના હોય બિલકુલ આગ્રહ ના હોય તમે અમને કહો અમે કહીએ કે અત્યારે અંધારું થઈ ગયું તમે કહો કે ના અજવાળું છે તો હું કહું ફરી વિનંતી કરું હું તમને ફરી જોઈ આવો ને ભાઈ ફરી તમે કહો કે ના અજવાળું છે એટલે હું પછી તમારી દ્રષ્ટિએ બરોબર છે એમ કહીને ભાઈ મારી ભૂલ થઈ હું ચાલવા માંડું હું ક્યાં બેહી આવું અમારો આગ્રહ દુરાગ્રહ આગ્રહ જ ના હોય ને આ બેને આગ્રહ જ નહીં જોયો હોય મારી પાસે કારણ કે ગ્રહો અમારી પાસે હોય નહીં અને હટા હટે ચડે ને કોઈ વાઈ બાઈ ગયા તો સમજ ઘસાની નડે સર અને ખાવાના બહુ શોખ થતા હોય તો મંગળ નડતો હોય સમજ આ બધા આ ગ્રહો તમારા ગ્રહો તમને અસર કરશે બહાર બહાર બહાર વાળા નામ દેવા જેવું નથી આપણે બેઠેલા છીએ તારામ છે કે નથી અરે છે તું તો ના કહું બધા કે હો તારામ છે શું કહ્યું ના કહે ચાલે કે મારા મતા તો મેં જોયા ને પછી નીકળી ગયા તે મેં જોયા શું કહ્યું હતા તે મેં જોયેલા અને નીકળી ગયા તે જોયેલા આ જ્ઞાન થતા પહેલા તો એટલી બધી ચિંતા થતી પાર વગરની સારું લોકો મને શું કે તમે સુખિયા માણસ છો શું કારણ કે તમારે તો પ્રજા એ નથી તમને બીજી રીતે બધી રીતે શીખ્યા છો આ પ્રજા મરી ગઈ તે સારું તમને કેવું લાગે છે મેં મન તો સારું લાગે પણ તમને બધાને તકના એ તો જે થઈ ગયું સાચું કે સારું કહેવાય બધા લોકો સુખ્યા કે હું મારું હું ગેરચિંતા કર્યા કરું બોલો આ સુખી કે દુખી તો પછી એક દાડો બહુ ચિંતા થતી હતી આ ચિંતા શોની મારે ચિંતા શોની પૈસા નહીં કોઈ ચીજ નહીં કોક અંબાલાલ ભાઈને લોકોએ ટેવ પાડેલી અંબાલાલ ભાઈ શબ્દ બોલે કેવું ચાર અક્ષર ચાલે એવું હતું અંબાલાલ થી ત્યારે બદલે અંબાલાલ ભાઈ કરીને ટેવ પાડી લોકોએ શું કહ્યું હેબિટ પડી જાય કે ના પડી જાય પછી કારણ કે ઓબ્લાઇઝિંગ નેચર મૂળથી એટલે હેબિટ પડી ગઈ અંબાલાલભાઈ અંબાલાલભાઈ અંબાલાલભાઈ તે કોકે અંબાલાલ કહ્યું એટલે મને આખી યાદ ઊંઘ આવે શું સમજે છે મનમાં એટલે હવે આ વગર કોમ આ વગર કોમ દોડે છે એમાં શું ખોટ ગઈ ભાઈ તોલ કરવા બેહું તેને એક રાતે તો બહુ ચિંતા થવા વાળી તે આમ પડી ગઈ વારી ચિંતાની પડી ગઈ વારી અને બે ઉશીકો વચ્ચે મૂકી અને સુઈ ગયો ત્યારે ઊંઘાય નહીં હવારમાં પડી ગઈ સર શીશામાં જઈને નાખ્યા શું કહ્યું વગર કોમની ઉપાધિ નહીં લોકો કંઈક સુખ્યા છે ને હા આપણે દુખ્યા હોઈએ આ જીવન કેમ કહેવાય તે કોઈ ક્ષણ વિચાર વગર રહ્યો નથી કોઈ ક્ષણ વિચાર વગર રહ્યો નથી અને છોકરા તો હતા ને તે જાય તારે હું છે તો બધા પેડા ખવડાવતો જન્મે તારે પેડા ખવડાવતો શું કહ્યું તારા લોકો શું કહે પેડા ખવડાવે મેં કોઈ ગેસ્ટ હતો આવ્યો ત્યારે ગયો ત્યાં આવ્યો ત્યાં પેડા ખવડાવે આવ્યો ત્યાં ત્યાં પેડા ખવડાવે આપણે શું કહેવાય વચ્ચે આ બધું ગેસ્ટ છે બધું છે શું છે એ તો મનમાં માની બેઠક મારા મારા મારા શું થાય ખરું આપણું હે જો આટલા જ મેં જોયા અમારા હાથી કાકા એટલે તારા દાદા હાથી કાકા મરતા જોયા મેં ભૈલાલ બી મરતા જોતા હતા વડોદરા અવતાર તેમને મરતા જોયા પછી જસભાઈ નહી અને જસભાઈ છોકરો પેલો ભાઈ જો ના ચાર પેઢી તો મરી ગયેલી અને પાંચમી બાબુ બાબુનો છે ને છોકરો અને પછી છઠ્ઠી પેઢી આ બધું જુઓ આ બધું જોવાનું મળે છે લોકો કહે છે પેઢીઓ શું હાથી વાત છઠ્ઠો પેઢી લોકો જોવામાં આવે છે એને ખોટી કેમ કહેવાય દે શું કહ્યું શબ્દ શબ્દ હાથો છાપડો શું દાદા આ કોઝિસ ને ઇફેક્ટ છે શું કે છે કોઝિસ ને ઇફેક્ટ આ બધી ઇફેક્ટ આવતા જન્મ માં થાય કે આ વર્ષે આ જન્મ માં ઇફેક્ટ થાય ખરી બધી આ ની ઇફેક્ટ જે આવે છે તે બધી આવતા જન્મ માં જ આવે કે આ જન્મ માં કઈક આવે એ આજે બીજ રૂપિયે ની તેનું ફળ હમણે ના મળે કોઈ બે મહિને કોઈ આઠ દિવસે પાકે કોઈ નેવ દિવસે પાકે કોઈ છ એકસો વીસ દિવસે પાકે કોઈ છ મહિને પાકે એના કેરીઓ તો બાર મહિને પાકે નહીં જણ કોઈ ગોઠવી આલે ને આંબાને કોઈ ગોઠવી આલે છે કે આ બાર મહિના આવજે તું એ ભૂલથાપ નહીં ખાતો ને આ આંબો કેમ ભૂલથાપ નહીં ખાતો હોય નિયમ જ એવો એના ફળને પાકતા એનું ફળ તૈયાર થતા થતા બાર મહિના થાય છે કહ્યું સમજો ને એટલે આ આ કર્મ જે કરેલો કોલ તે પાકીને આવતા ભાવમાં આપણને ઇફેક્ટ તરીકે મળ્યા કરે છે અને આખો બહુ આવતા બહુ ઇફેક્ટ જ હોય છે જન્મ્યો ત્યાંથી તે મરતા સુધી બધી ઇફેક્ટ છે ત્યારે બી પાછા કોઝિસ થયા કરે છે કે અત્યારે કઈથી હું આવીએ કોઝિસ અને બોલાય એ કોઝિસ નહીં અત્યારે કઈથી હું આવી ના આવજો તું તમે શું કહેતા પેલો મુંબઈ ગયા હતા સાડા અગિયાર વાગે તે મુંબઈ આવો આવો આવો આવો પધારો પધારો કઈ પછી અત્યારે કઈથી હું આગે નહીં એ કોજીજ આ કોજીજ બહાર લોકોને કહીએ નહીં પણ મનમાં રાખીએ કોજીજ અમારું મન બગડે નહીં કોઈ દાડો એક સત્યાવીસ હું બગડેલ નહીં અત્યારે કોઈ નુકસાન કર્યું ને કઈ ગાળ વળે છે કારણ કે ગાળ વળે છે એની અજ્ઞાનતા છે શું કહ્યું અને મને તો આ જગતમાં કોઈ જીવ દોષી જ ના દેખાય અને દેખાયો નથી મેં દોષિત છે નહીં ખરી રીતે ખરી પણ લોકોને સી રીતે ભ્રાંતિ ગયા વગર નિર્દોષ જગત દેખાય દોષિત કોઈ છે નહીં જગતમાં અરે નિર્દોષ સ્થિર દેખાય લોકો એ દેખાવ કોઈ હેલવી વાત નથી અને દેખાય તારે કામ થઈ જાય નહીં તો કામ થાય ને લોકોને દોષિત દેખાતું છે કે નહીં દેખાતું છે આમ તો અમારા જેવાન તો દેખાય દોષિત પણ જે અદ્વૈત ભાવ હોય એને ના દેખાય અમારા જેવાને તો દેખાય પણ જેને અદ્વૈત ભાવ હોય એને ના દેખાય હોય છે નહીં આજે દોષિત દેખાય ને એ દ્વૈત ભાવ છે તે જ છે તે છે નહીં એટલે અમને તો અવળું કરે તેની પર પ્રેમ હોય અને હવળું કરે તેની પર પ્રેમ હોય અમારો પ્રેમ કેવો હોય વધઘટ ના થાય એક જણ ફૂલા હાર ચડાવે એટલે વધી જાય એવું ના હોય અગર તો કોઈ અવળું હવળું બોલે તો એ ઘટી જાય એવું ના હોય અઘટ વધઘટ ના થાય એ પ્રેમ કહેવાય શું કહેવાય અને વધઘટ થાય એ પ્રેમ આસક્તિ છે પ્રેમ નથી વધઘટ થયેલો પ્રેમ જોઈ લો તમે હે ના હોય શકે બરાબર છે જો તમે એનું કામ કરો તો આવો બધા આમ તેમ કર્યા કરે જો કામ ના કરો જવા દો કે એટલે પ્રેમ નહીં આસક્તિ છે બધી આપણે ઘરમાં આ લોકો કે અમારા અમારા વાઈફ જોડે ઘણો પ્રેમ છે હવે હું જોઈશ આવી એક તમારો પ્રેમ હું જોયાલી એક દાડો સિનેમા જોવા જતા તે હોય પ્રેમ ઘડી વાર પછી આવીને પર બાજુ હોય આસક્તિ કહેવાય પ્રેમ તો ઘટવત ના થાય એ પવિત્ર પ્રેમ હોય અને તે એ પવિત્ર પ્રેમ એ જ પરમાત્મા છે શું છે વધઘટ ના થાય એ પ્રેમ પરમાત્મા છે શું મોડે સુધી બેહાય છે થોડી વાર કે એવું જ કે ના પણ શરીર ને કઈ એટલું આ રીતે પુનસારી તો પાકા પુનસારી નહીં તો બેહાય નહીં આટલી ઉંમર થી બેહાય છે આ મારે તો રોજ સર્વિસ સાડા છ ની ચાલુ થાય છે તે રોજતા સાડા અગિયાર રોજ વાગે છે એમાં બે કલાક મને રજા મળે બપોર જરા આરામ કરવાના બાકી હાડા સુધી હાડા અગિયાર કેટલા કલાકની સર્વિસ થઈ સત્તર કલાક બે કલાક બાદ પંદર કલાક થયા પંદર કલાકની સર્વિસ એકુ દળ રજા નહીં પાછો દિવાળી દળે પાંચ થી દસ હજાર માણસ દર્શન કરનારું હોય એકુ દળ રજા નહીં બોલો હવે છતાં તે આ શરીર કેટલું સરસ કામ આપે છે તે જ અજાયબી લાગે છે આ કેટલું સરસ કામ આપે છે અને આખો દાડો બોલવાનું પાછું આખો દાડો હોલ જે બોલવાનું બધા પૂછપૂછ કરે ને અત્યારે હું ક્યારનો બોલબોલ કરું છું આવે એટલે બધું આ બધી શક્તિ છે બધી ભરેલી શક્તિ બધી નીકળ્યા કરે છે એમાં મારું કહો છું આમાં થયા નહીં આમાં મારી માલકીનું કશું છે નહીં માલકી પણ છોડી દીધું છું મેં એટલે આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ બોલ્યા કરે છે મેં કહે બીજું કઈ પૂછ પૂછ બેન નથી આવી આજે ઓહો તું તો બોલતી રહી હું તો તને કાલની કોલ કોલ કરું રતિરાની દીકરી આવી કે નહીં હમણાં આવી ના ક્યારની ક્યારના આવેલા છે સારું સારું આપડે આશાબેન છોકરો મળ્યો હતો ક્યાં મળ્યો હતો મોન્ટ્રીયલમાં બહુ બધા ઘણા આપ્યા કર્યા અને પુસ્તકોનું ઠંડક થાય લોકો શું કહ્યું હા ખોટી સમજણ નીકળી જાય ને ખોટી ઊંધી સમજણ થી દુઃખ છે અને સતી સમજણ થી સુખ છે સતી સમજણ ભગવાન ભગવાન ભગવાન વિના તો દુનિયા ચાલે નહીં ભગવાન જ છે બધું જે પણ એનું ઓળખવો જોઈએ જે લોકો રામ રામ કરતા હોય તેને આપણે ના કેમ કહેવાય મન અને બુદ્ધિ નો સંબંધ શું પૂછે છે ભાઈ અંતસ્કરણ છે આપણા શરીરની અંદર અંતસ્કરણ કે છે ને આપણે લોકો કે મારું અંતસ્કરણ છે એ અંતસ્કરણ ચાર ભાગે વેચેલું હોય મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એ ચાર ભાગ હોય અહંકારના એ અંતસ્કરના હવે એમાં કયા ભાગને મન કેવું એ તને એક્ઝેક્ટ સમજાવી દઉં કે જ્યારે મય વિચારે ચડે અંદર અંદર એકલા વિચાર જ આયા કરે અંદર એ આપણને ખબર પડે છે ને સ્થિતિને તે ખૂબ વિચાર આયા કરતા હોય તો એ મન છે તે વખતે શું છે વિચાર સિવાય બીજું કઈ પણ નહીં એનું નામ મન સ્થિતિ હવે બુદ્ધિ શું કે છે આપણે બસમાં ચડીએ તો where profit and very loss એ જોયા કરે એટલે કઈ જગ્યા બધું વધારે સારી છે કઈ જગ્યા ખરાબ છે ને આ બુદ્ધિ જોન તો પ્રોફિટ એન્ડ લોસ જ જોયા કરે શું કરે હા અહીંનો છે તે ગ્રીન કાર્ડ વાળો આવ્યો ને તે તો આગળ આવીને છોડ્યો જુએ તે શીર શું આમ ફરો તે બસ શું ફેરે છે તારી બાને કોઈ ફેરવે છે ના આબરું લે છે આપણે ઉઘાડું લીલામ કરો છો એટલે સંસ્કારી લોકો આપણા ઉઘાડું લીલામ કરાય આમ આમ ફરો આમ ફરો આ સમજતો નથી કઈ જાતનો એટલે આ ત્યાં બુદ્ધિ કામ કરે છે સમજ પડે ને આ વિપરીત બુદ્ધિ છે તે ઊંધું કરી રહી છે ના કરાય આવું એવું અપમાન ના કરાય ઘોર અપમાન કરીએ છીએ આપણે અને તેનો અપમાન પછી આપણને વાવે છે ક્યારે તે જાણો છો તમે ક્યારે વારે તે જાણો છો આ અપમાન કહે અપમાન નો બધો જ મળ્યા કરે ને તે આ તમે સ્વયંવર સમજે ગયા સ્વયંવર શબ્દ સાંભળેલો છે તે બધા દોઢસો ડફોડ ઉભા રાખે બધા અને પછી આ એકલા બેન બાર લઈને નીકળે ડફોડ ને જુએ તે ડફોડો બધા ટાળા થઈ જાય તો ને દોઢસો ઉભા રહેલા હોય અને આ બેન છે તો મારા સરસ અપમાન ભયંકર અપમાન સહન કરવા પડે છે આ પહેલેથી અપમાન સ્ત્રી જાતિનું કેમ અપમાન કરાય કરાતું છે ખાનદાન માણસ ના કરે પણ આ બીજા આવા દફોળ આવું આમ ફરો તે મને તો મેં પછી ખોરગી આવું ના કરે તારી હું તો જ્ઞાની પુરુષ મારે ગમે તે બોલવાનો અધિકાર તારા મધરને ફેરવે કેવું લાગે તને ત્યાં બહુ ખરાબ ના ફેરવાય કે આ એના છોકરાની મધર થવાની ને નહીં થવાની ગાયો બેસો છે શું સમજો તમારા મને કઈ તો વિચાર કરવો જોઈએ આ બેનો દેવીઓ કેવાય તો જો આપણે રાખતો આવડે તો દેવી છે ના હવે આવડે પછી તમારી મરજી તમે સંચય સંચય કરો હરિયો કર્યા કરો તો પછી ચડી વાગે ને કૂતરાને હેરાન કરો તો કૂતરું બધું બદલે પાળેલું હોય તો હેરાન ના કરવું જોઈએ આપણે એ આપણને હેરાન કરે તો આપણે મોટા મનના છીએ પણ એને તો નાશ કરવી જોઈએ શું કહ્યું તને કેમ લાગે મારો ન્યાય ખોટો છે તને લાગે છે બરોબર ન્યાય ખોટો ન્યાય ન્યાય છે ને મારે જ ઘેર થતી કોઈ દામ મતભેદ નહીં પડ્યો સારી છેલ્લા પિસ્તાળીસ વર્ષથી હવે કહ્યું કારણ કે મતભેદ માય ફેમિલી ને પછી તો મતભેદ કેવો ધીસ ઇઝ માય ફેમિલી પછી ફેમિલી મેમ્બરમાં મતભેદ કેવો જે કે તે તું પહેલો બોલી ગયો કે રાજ જમવાનું બનાવો તો આપણે પછી એમ ડાયરેક્ટ કરેક્ટ પછી શું કહ્યું ફેમિલી પછી અહીં આજ નહીં જમવાનું બનાવું આમ લડું લડા કરો જમવાનું બનાવું તેની બાબતમાં અહંકાર બધા કૂદ્યા કૂદ કરશે અહંકાર ઇગોઇઝમ ખોટો wrong egoism family one family તરીકે જીવવું જોઈએ તમને કેમ લાગે છે વન ફેમિલી તરીકે જીવવું જોઈએ કોઈને દુઃખ થાય એ આપણું જીવન જીવન જીવન જ ના કહેવાય શું કહ્યું અમારા ભાગીદારને અમે પચાસ વર્ષ ભેગા રહ્યા પચાસ હા પંચાવન વર્ષ બધા મતભેદ નહીં શું કહ્યું ને છોડી પડ્યા થઈ તો મને કહે છે કે આટલા મારે ખાતે હું ઉપાડ કરું છું એ છોડી નો ખર્ચો તમારો બારો કે નહીં કહ્યું ને ઓગણીસો ને છેતાલીસ પડી મેં કહું જાઓ તમારો મારો હિયારો મને શું હાય હાય કરો છો નકામા પૈસાની બાબતમાં હવે આ છોકરાઓ જે મારા હાથે ઉછરેલા છે બધા મોટા થયેલા છે રસિકભાઈ ને એ બધા મારા હાથે ઉછરેલા છે અને હાથે મોટા કરેલા છે શું કહ્યું કારણ મારે પેલી પ્રજા નહીં એટલે આ છોકરા પેટ રહેલા અને બાપુ અને બાપુજી એવું કહ્યું કે આ તમારા ફાધર કે એટલે પ્રેમભાઈ બધું આખું કુટુંબ ફેરેલું અત્યારે હીરાબાન શિવાજી રસિકભાઈ ને વાઈફ બે રંજન કર્યા કરે છે ને શું એમને છોકરા રહી પણ સેવા કરનાર બધા બહુ કારણ કે મહાત્માઓ કેટલા આપણે ત્યાં ચાલી પચાસ હજાર મહાત્માઓ બધા ત્યાં જાય ને બધા સેવા કરનાર ઉચકે હોવું બધા એમ બધા કારણ કે પોતાના છોકરા ના હોય બીજા કરનાર હોય ને પૂન તો જોર કરે ને તમે ભેગા થયા મને આનંદ થયો બહુ દાડ મારી ઈચ્છા પણ હવે મારે આવું કેવી રીતે કહેવાય મને અમદાવાદમાં મને નવરો ઘણી વાર કે મને છૂટો જ કઈ કરે આપણે ત્રણ ચોપડીઓ વાંચ્યા કરું પણ શું કે છે કાબુમાં કશું રહ્યું નથી મારી કાબુમાં કશું નહીં આ બધા કરે ખરું શું કહ્યું જન્મ જયંતિ ભાદરમાં હતી આ સાલ જન્મ જયંતિ ભાદરમાં હતી આ સાલ આ સાલ અમદાવાદમાં છે આ અહીં તો સાસુ વગરનું જીવન તારે શું દુઃખ છે કે ને સાસુ હોય તો આપણે આપણે એક કઈ થઈ કે થતું છે છે એટલે જીવન તો આપણે બધા હું એટલું કહેવા માંગુ છું કે તમારું ફેમિલી જીવન જીવો અને ફેમિલી મતભેદ ના હોય તે પ્રેમ રાખો ને અવરું અવરું બોલી જાય પ્રકૃતિ એવી હોય તો ના બોલે પ્રકૃતિ ઉધી હોય બોલી જાય કે ના બોલી જાય અંતઃકરણના ચાર ભાગ કયા ને તો ચિત્ત અને ચોથો એ શું કહેવાય અને એ શું કામ કરે વિચારમાં પડે છે ને વિચાર એકલો જ વિચાર વિચાર સિવાય બીજું કઈ પણ અંદર નહીં મિક્સર નહીં એ મન કહેવાય પછી ચિત્ત કોને કહેવાય કે આપણે અહીં બેઠા છીએ અને ઘેર જઈને જોઈ આવે ઘેર જઈને ફરીને પાછું આવે એ ચિત્ત કહેવાય અહીંથી તમે બેઠા છો ને તે અમદાવાદ જઈને પાછું આવે અને તમારે તમારા ટેબલ બેબલ ખુરશી બધું જોઈને આવે દેખાય કે ના દેખાય એનું નામ ચિત્ત કહેવાય શું કહ્યું તે આપણા લોકો શું કે એના ચિત્તને ભટકતું ના રાખીશ આ છોકરો પેલો વાંચે ખરો તે આપણે બેઠા બેઠા સંભળાય ખરા અંદર ધૂતા ઉતા કે વાંચે છે પણ ભાઈનું ચિત્ત તો મેચમાં હોય કેમાં હોય ક્રિકેટ એટલે વાંચવાનું ચિત ના હોય આ વાંચે શબ્દો બધા શબ્દો વાંચે પણ એમાં કયું યાદ ના રહે નકા બોલ ટાઈમ નકયું સ્પ્લેસ વેસ્ટ ઓફ ટાઈમ અને એનર્જી શું કહ્યું આ વાતે કરવા એ પણ એથી કઈ ઠેકાણું ના રહે ચિત્ત જ્યાં હોય ને તે જ કામ કરી શકે એટલે ચિત્તને કોઈ દાડે આસન મુકાય નહીં જે કાર્ય કરવું હોય તો એ આસન મૂકશો નહીં એક અમદાવાદના મિલ શેઠને તો આમ જમવા બેઠા તે શેઠને બે હાથે બેઠેલા પછી શેઠાળી હમણાં આવીને બેઠા તે શેઠાળી નંદભાઈ મને કે છે નકશેરાણી કેમ અહીં બેઠા તમે અમારું બધું આવી ગયું છે તમે તમે જાઓ ને અંદર ત્યાં તમે આવ્યા છે એટલે આ પાંચરી રીતે જમતા નથી કોઈ દળ હમી રીતે એટલે પેલી શેઠવાણી ઉઘાડું કહી દીધું કે હમી રીતે જમતા નથી એટલે તું સમજો હમી રીતે એટલે શું કહેવા માંગે છે ચિત્ત બીજે ભટકે ચિત્ત બીજે ભટકે છે હા એટલે હમી રીતે જમતા નથી આ જમે પણ બરકત વગર તાર શેઠ થયો શેઠ ચીડ્યો તું અહીં ઉઠી ઉઠી તો છાની માની તમે શેઠ સુખા તમારા તમારા હિતના માટે બોલે છે આપણા હિતનું બોલતો હોય તે બહેરી બોલતી હોય તે આપણે એનો સ્વીકાર કરવો જોઈએ ના કરવો જોઈએ આ તો એની આબરૂ જાય એટલે સારું મારી પાસે આબરૂ જાય ને તારી આબરૂ છે જ ક્યાં મારી પાસે તું તારા મનમાં માની બેઠો છું તે પછી કે છે કે આ મને ટેવ પડી ગઈ છે અમથી વગર મેં શી ટેવ પડી ગઈ છે તો કે છે આ તાળી લાવે તે પહેલાં મારું ચિત્ત મિલમાં જતું રહે મેં મિલ કેટલી અહીંથી અડધો મિલ છે તકને હાથ મિલ છે તમે તો શું કા જાય છે અહીં પેલો આ જમીલો ને કૃષ્ણ ભગવાને કહ્યું આ ધર્મ કૃષ્ણ ભગવાન પાળે આ કૃષ્ણ ભગવાન શું કહ્યું છે કે પ્રાપ્તને ભોગવો અપ્રાપ્તની ચિંતા ના કરશો આ થાળી હતા પ્રાપ્ત છે એને ભોગવો પછી આ ભોગવી રહે એટલે પછી ત્યાં જજો શું ખોટું કે છે કૃષ્ણ ભગવાન હા આ પાપ તને ભોગવતો નથી અરે ત્યાં ગયો તાર તાર મને મને કહે છે આવું મન અમારું ચિત થઈ જાય છે તમે આ ચિત્ત આવું થઈ જાય ત્યારે શું ફળ આવે તે જાણો છો ના મેં આ ચિત્તને એબસેન્ટ રાખીને જમશો તો હાર્ટ ઉપર અસર થશે એટેક આવશે તારે ચમક્યો મુઓ જો હાથની વાસે આવી તો કેવો ચમક્યો ના વાત કરી છે પણ જમતી વખતે નિરાતે જમવાનું એટલે પાંચડા શું કઈ ઉપરથી કઈ કોઈ પડવાનું છે ઉપરથી ચીજ જમતી વખતે એને એકાગ્ર રાખવું બહાર જતું ને એ ચાલ પાછું જમી લે એકવાર એ બહાર જતું ને તો આપણે બૂમ પાડી ચાલ પાછું એટલે જમી લે એકવાર પછી જા જેમાં આપણે કોઈ છોકરાને કહેતા હોય ને એવી રીતે કેવું આપણે કે ચાલ પાછો આવીને જમી લે એટલે ચિત્ત ને એને ચિત્ત સમજી ગયો ચિત્ત એટલે શું કામ કરે બે કામ કરે એક અંદરમાં અહીં વાગ્યું હોય ને તો પહોંચી જાય અહીં માથામાં દુખતો હોય તો પહોંચી જાય અને બહાર કઈ મુશ્કેલી આવી હોય તો ત્યાં પહોંચી જાય ના આવી હોય તો પહોંચી જાય ત્યાં એટલે ચિત્ત અને મન સાથે બહાર ના નીકળે તો આપણા લોકો શું કે મારું મન મુંબઈ ગયું ના જાય રે મુંબઈ આ શરીરમાંથી મન બહાર નીકળે ને યોગ્ય ફરી વ્યવહાર દે પણ બહાર જ નીકળે નહીં મન કોઈ દાડો બહાર નીકળે નહીં આ ચિત્ત જ બહાર નીકળે ચિત્ત જ ભટકે છે સમજ પડે ને લોકોને સમજણ નહીં હોવાથી મન બોલે પણ તે ચિત્ત એટલે ચિત્તને બનતા સુધી હરેક બાબનો કાર્યમાં રાખવું શું કહ્યું ખસી જાય તો આપણે બૂમ પાડી શકીએ પાછો આવતો રે કઈ આ કાર્ય કરીને જા ચા પીને જા તો કોઈ બરો મન ચિત્ત ખસી જાય એવું જોયેલું કે નહીં જોયેલું અનુભવ રોજ જ ખસી જાય રોજ એટલે આપણે એને કેવું જોઈએ આપણે જાણીએ કે ચિત્ત જતું હવે શું નુકસાન છે જાણીએ તો પછી નુકસાન ન ખાવું જોઈએ હવે ચોથું રહ્યું કયું અહંકાર રહ્યો ને અહંકાર અહંકાર એટલે વાંધો